શ્લોક નંબર ટ્વેન્ટી નાઇન કૃષ્ણ કૃષ્ણાવતારાણામ ખંડનમ યત્ર યુક્તિભિઃ કૃતમ સ્યાત્તાનિ શાસ્ત્રાણિ ન માન્યાને કદાચન શુષ્ક વેદાંતિ અદ્વૈતીઓ એમ કહે છે કે તમે જીવાત્મા અને પરમાત્મા જુદા છે એમ કહેવા માટે જે ઉપર શ્રુતિઓ સ્મૃતિઓ અને સૂત્રોના પ્રમાણ મૂક્યા છે તે વાસ્તવિક જુદાઈ ભેદને નથી બતાવતા તમારી કહેલી જુદાઈ તો અવિદ્યાથી કરેલા કે ઉપાધિને લીધે થયેલા ભેદને આશરીને છે આવું અદ્વૈતીઓનું માનવું યોગ્ય નથી અવિદ્યાકૃત સર્વ ઉપાધિથી રહિત બ્રહ્મને ઉદ્દેશીને જ ઉક્ત પ્રમાણ વાક્યોએ જીવાત્મા તથા પરમાત્માના ભેદને કહેલ છે જેમ કે તદા વિદ્વાન પુણ્ય પાપે વિધુય નિરંજન પરમમ સામ્યમુપૈતી ત્યારે બ્રહ્મ સ્વરૂપને જાણનારો પુણ્ય અને પાપને ખંખેરી નાખીને નિર્વાસનિકપણે પરમ સમાન ગુણયોગને પામે છે તથા વિદ્વાન નામ રૂપા દ્વિમુક્ત પરાત્પરમ પુરુષમ ઉપેતિ દિવ્યમ એવી રીતે બ્રહ્મદર્શી નામ અને રૂપથી છૂટીને સર્વથી પર અલૌકિક પરમ પુરુષને પામે છે અસ્માત શરીરાત સમુત્થાય પરમ જ્યોતિ રૂપ સંપદ્ય સ્વેન રૂપેણાભિ નિષ્પદ્યતે આ દ્રશ્યમાન કર્મકૃત શરીરમાંથી નીકળીને જીવાત્મા સર્વોત્તમ જ્યોતિર્મય પરમાત્માને પ્રાપ્ત કરીને પરમાત્માને સમાન સ્વરૂપથી યુક્ત મુક્ત થાય છે ઇદમ જ્ઞાનમ ઉપાશ્રિત્ય મમ સાધર્મ્ય માગતા સર્ગેપી નોપજાયંતે પ્રલયે ન વ્યથંતી ચ આ જ્ઞાનને આશ્રીને મારા સ્વરૂપને પામેલો પુરુષ સૃષ્ટિના પ્રારંભમાં ફરી જન્મ લેતો નથી અને પ્રલયકાળમાં પણ વ્યાકુળ થતો નથી ભય વિતરાગભયક્રોધાઃ મન્મયા મામ ઉપાશ્રિતાઃ બહવો જ્ઞાન તપસા પૂતા મદભાવમાગતાઃ પહેલાં પણ જેઓના રાગ ભય અને ક્રોધ સર્વથા નષ્ટ થઈ ગયા હતા અને મારા સ્વરૂપમાં અનન્ય પ્રેમથી રહેતા હતા એવા મારા આશ્રિત ઘણા ભક્તો મારા જ્ઞાનરૂપ તપથી પવિત્ર થઈને મારા સ્વરૂપને પ્રાપ્ત કરી ચૂક્યા છે મુક્તોપશ્રુપ્ય વ્યપદેશાચ એ આત્માને મુક્તો પામે છે એમ કહ્યું છે તેથી જણાય છે કે તે પરમાત્મા જ છે તે પ્રાપ્ય પરમાત્મા જ છે મુક્તો પરમાત્માને ન પામે તો કોને પામે ઉત્તરા ચેદાર આવિર્ભૂત સ્વરૂપસ્તુ ઉત્તરાચેત ઉત્તરાચેત આવિર્ભૂત આવિર્ભૂત સ્વરૂપસ્તુ જીવાત્માનું ખરું સ્વરૂપ પ્રગટ થાય ત્યારે અમુક ગતિ પ્રાપ્ત થાય એમ કહ્યું છે સંપદ્યાવિર્ભાવ સ્વેન શબ્દાત પરજ્યોતિને પામીને જીવાત્માનો સ્વરૂપ આવિર્ભાવ થાય છે જગત વ્યાપાર વર્જમ પ્રકરણાદ સન્નિહિતત્વાચ અસન્નિહિતત્વ જગત વ્યાપાર રૂપ જગત વ્યાપાર વર્જમ પ્રકરણાત દસન્નિહિતત્વાચ પછી જૂન પ્રકરણાત બોલ્યો હોય તો સંધિ છૂટી પાડી નાખવાની એમ પ્રકરણા દસન્નિ એમ લખવાનું અથવા તો પ્રકરણાત અસન્નિહિતત્વાચ એમ જગત વ્યાપાર વર્જમ પ્રકરણાદ અસન્નિહિતત્વાચ મુક્તાત્માને જગતની ઉત્પત્તિ આદિથી રહિત સમાન ગુણયોગ પ્રાપ્ત થાય છે જ્યારે જગતની ઉત્પત્તિ કરવી એ આદિ બ્રહ્મના ગુણ છે તે એક દી હું પૂછતા હતા એવું ક્યાંક પૂછતા હતા કે ભગવાનના ધામમાં જાય તો ભગવાન જેવો હા હા જો જગત વ્યાપાર વર્જમ પ્રકરણાત ભગવાન જે કોઈને કર્મફળ આપવા પણ કોઈને આપતા નથી આ જગતનું સંચાલન કરવાનું કોઈને આપતા નથી ભોગ સામ્ય ભગવાન જે શાક બનાવીને ખાતા હોય એ જ આને દે ખાવા પણ ભગવાન છે એ બધાને અહીંથી ઉઠાડીને અહીં નાખવા અહીંથી ઉઠાડીને અહીં નાખવા એવું ન કોઈ દે હાલ અહીં લોકમાંથી લઈને ઓલે મૂકી દેવાનું અહીંયાથી લઈને હેઠો મૂકવાનું ઓલે લઈને ઓલે મૂકવાનું એવું ન દે એટલે જગતનું સંચાલન છે એ કોઈ મુક્તો પામે નહીં એટલે એવો ક્યાં થયો કર્મ ફળ પ્રદાતાપણું છે એ કોઈ પામે નહીં ભગવાન જેવો થઈ જાય છે એટલે ભોગ સામે અને સામર્થ્ય સામે સામર્થ્ય તો એવી સામ્યતા ન કહેવાય કોઈને ભગવાન જેવી સામર્થ્ય તો કોઈની હોય ત્યાં જાય તોય ન થાય પણ ભોગ સામે એને એક હારો રૂમ દઈ દે અને આને મોળો રૂમ દે એવું નહીં એમ એને ઇનોવા વાપરવાની ને આપણે ઠોઠિયું વાપરવાનું એવું નહીં એ ભગવાન જે હેલિકોપ્ટરમાં જતા હોય એ જ હેલિકોપ્ટર આને ક્યાંક જવું પડે તો દે કે લઈ જાઓ એવું જ બીજું એ ભગવાનનું ન હોય તો કાંઈ નહીં એવું ને એવું દેહ એટલે ભોગ સામ્ય કહેવાય આ ઓલી સામર્થ્ય સામ્ય ન થાય કોઈ સામર્થ્ય સામ્ય થતું જ નથી કોઈને ભગવાન જેવી સામર્થ્ય તો કોઈને આવતી જ નથી એટલે સેવક ભાવ રહે જ ભોગ સામ્ય થાય બેન હરખી ગાડી ભગવાન છે એનો વાપરતા હોય કે બીએમડબલ્યુ વાપરતા હોય બધા એને હાલો ઓર્ડર આપી દે કે પાંચ કરોડ બીએમડબલ્યુને ઓર્ડર લઈ લો અને સદગુણ સ્વામી અહીંયા આવ્યા છે નવા તો એને તૈયાર જ રાખી હોય એની બાઉન્ડ્રી ઉપર જ બીએમડબલ્યુ અને બીએમડબલ્યુમાં બેસીને જ ત્યાં જાય એટલે ભોગ સામગ્ર સામે સામ્ય ઓલું સામ્ય નહીં આગળ બીજું બહુ સરસ એક આવ્યું હતું ઇદમ જ્ઞાનમ ઉપાશ્રિત્ય મમ સાધર્મ્યમ આગતા સર્ગે બિનોપજાયંતે પ્રલયે ન વ્યથંતી ચ એટલે શું થાય એનો અર્થ કયો ઇદમ જ્ઞાનમ ઉપાશ્રિત્ય મમ સાધર્મ્યમ આગતા એવું નહીં આ જ્ઞાન એમ ઈદમ જ્ઞાનમ આજ્ઞાનને પામે તો ગીતામાં ભગવાને કીધું એવું જ્ઞાન એમ ઈદમ જ્ઞાનમ ઉપાસ રીતે મમ સાધારી માગતા એટલે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન બોલું કે તપસા ભૂતા મમ ધારી એ એવું છે ને ઈદમ જ્ઞાન ઉપાસ વિતરાગ ભય હા મન્મયા મામ ઉપાશ્રિતા બહવો જ્ઞાન તપસા બહવો જ્ઞાન તપસા પૂતા મદભાવમાં ગતા જ્ઞાન તપસા એમ આ ચાંદ્રાયણ તપ કરે એના કરતા એક બીજું મોટું તપ છે એ કયો એ કયો એ કયો એ કયો તપ ભગવાનનું જ્ઞાન જાણવું ભગવાનનું જ્ઞાન જાણવું ભગવાનના સ્વરૂપને જાણવું ઈશ્વર જ્ઞાનાત ઈશ્વર જ્ઞાનાત હું ક્ષેત્રજ્ઞ શુદ્ધિ આવ્યું તો કે નથી આવ્યું નથી આવ્યું આવ્યું તો ને ઈશ્વર જ્ઞાનાત ક્ષેત્રજ્ઞ શુદ્ધિ એમ અને આત્મા અનાત્માના જ્ઞાનથી બુદ્ધિની શુદ્ધિ થાય બધી શુદ્ધિ હોય ને ચાંદ્રાયણથી અંતકરણ શરીરની શુદ્ધિ થાય શરીર શુદ્ધ થાય એમ આ કપડું ધોવાય એમ પંદર દી આપણે કપડું ધોઈ નાખીએ તો આ એક વર્ષે એક કપડું ધોઈએ એટલે તપથી શરીરની શુદ્ધિ થાય આત્મા અનાત્માના જ્ઞાનથી બુદ્ધિની શુદ્ધિ થાય અને ઈશ્વર જ્ઞાનાત ક્ષેત્રજ્ઞ શુદ્ધિ જો પરમાત્માનું હરકું જ્ઞાન થઈ જાય તો એનો જીવ શુદ્ધ થઈ જાય એટલે બહુ જ્ઞાન તપસા પૂતા મદભાવ માગતા ઈશ્વર જ્ઞાન તપસા પૂતા પૂતા એટલે પવિત્ર પવિત્ર થયેલા ધોયા ધોવાઈ ગયેલા એમ ભગવાનનું જ્ઞાન થાય તો આપણો જીવ ધોવાઈ જાય એ ચાંદ્રાયણે ન ધોવાય ગંગામાં બોલે ન ધોવાય ભગવાનનું જ્ઞાન થઈ જાય તો એ આપણો જીવ ધોવાઈ જાય ભગવાન મારા માલિકને હું એનો સેવક એવું એનું પાકું થઈ જાય તો એનો જીવ ધોવાઈ જાય બહુ જ્ઞાન તપસા પૂતા મદભાવ માકત એટલે ધોવાઈ જાય એટલે પાછો કેવો થઈ જાય મારા ભાવને મારા ભાવને પામી જાય ભગવાન જેવો થઈ જાય ભગવાન જેવો થઈ જાય એટલે એને જેવું એને બધું મળી જાય બીએમડબલ્યુ ને એસી ની બધી મળી જાય ઓલું નહીં એટલે સ્વામી સેવક ભાવ તો તોય રહે જ સામર્થ્ય નહીં સામર્થ્ય કેટલી મળે જેટલી પોતે સમજાવો ભગવાનની ભગવાનમાં એટલી સામર્થ્ય છે એવું એને જાણ્યું હોય એટલી અન મળી જાય ભગવાન તો પાંચ કરોડ બીએમડબલ્યુના માલિક છે તો આને હોતે એટલી પાંચ કરોડ કે જોઈ જોતી હોય મળી જાય રોલ્સ રોય હોતે મળી જાય હેલિકોપ્ટર હોતે મળી જાય એને જાણ્યું હોય કે ભગવાન પાસે કેટલી છે એટલું જાણ્યું હોય એટલો આંકડો આને મળી જાય પેલું સીધો પણ એ આંકડો દેવાની સામર્થ્ય ન મળે એને કોકને બીજાને દેવો હોય તો એ ભગવાન જ દે બીજા કોક મુક્ત પછી તમે મુક્ત થઈને ગયા હો અને વાહેતી ઋષિ સામે આવે તો તમે એને ડિસ્ટ્રીબ્યુટ કરી દો કે હાલો દસ હજાર હેલિકોપ્ટર ઋષિ સામેની સેવામાં જાઓ સામે આવે છે તો ન્યાય તો એ તમારા જ ન આવે એ પછી મહારાજ કહેતો આવે અહીંયા આવીને તમે બગડાટી બોલાવો તો કઈ વાંધો નહીં અહીંયા તો આ લોકમાં આવીને ભાઈ હજી તુલસી સામે આવી નહીં હોય તો એને કે હજી પાંચ વાર તમારે બેઠું રહેવાનું તો બગડાટી બોલી શકે ન્યાય ગયા પછી એવું ન થાય ભગવાનની સામર્થ્ય અનંત જાણતા હોય તો એને અનંત સામર્થ્ય મળે અનંત મળી જાય તો ભગવાન છે એટલી ભગવાન એના આનંદ થઈ ભગવાન એના આનંદ થઈ જાય તમે અનંત અનંતનું કંઈક અંત હોય ને તમારી બુદ્ધિમાં નો અંત ન હોય પણ આપણી બુદ્ધિમાં નો અંત હોય અનંત એટલે આટલા એમ તો ભગવાન એને એટલું આપી દે પછી એને ભગવાન તો અમાપ જ છે આપણે આનંદ જાણ્યું હોય કે જાણવાની લિમિટ હોય આપણી કે અનંત તો કહીએ પણ આપણે કઈ વાંધો નહીં અનંત છે ને સાપેક્ષ છે કે ભાઈ આ લોકો કોનાથી વધારે એમ એટલે આનંદ થઈ ગયો આપણે આનંદ જાણીએ તો એ આપણે જેટલા જાણ્યા હોય આનંદ જેવું આનંદ આપણું હોય એવું એનું આનંદ હોય કુવાન ડેડકાનો આનંદ કેવડું હોય કુવા જેવડું કુવા જેવડું હોય કુવાથી બારું જાય તો જ આનંદ થાય ને કુવાની દેડકાનો આનંદ કેવડો હોય કુવા જેવડો હોય તો આનંદ કે જ થાય કુવાથી બારું જાય ને એનું પણ બારું જઈને જાય ક્યાં બહુ થાય તો તળાવમાં જાય એટલે વધારે વધારે ન જાય ક્યાંય એટલે અનંતનું એવું હોય અનંત નોખું હોય એટલે આપણું આનંદ છે એ કેવડું હોય એવું આપણને આપી દે ભગવાને ભગવાનનું અનંત ન આપે આપણે સત્યમ જ્ઞાનમ અનંતમ ભગવાન છે એ અનંત છે એ પણ તોય અનંત તો હરે જ એમ આપણું અનંત આપી દે ભગવાન આપણને તોય આપણે જેટલા જાણ્યા હોય એટલું ભગવાન આપી દે આપણે પણ એનો અર્થ એવો નથી કે આપણે ભગવાન જેવા થઈ જઈએ આપણે ભગવાન જેવી બગડાટી બોલાવા મળીએ તો ન હાલે બહુ જ્ઞાન તપસા પૂતા મદભાવ માગતા એમ ચાંદ્રાયણ કરે ભગવાન જેવું ન થઈ જવાય એમ કે ધારણા પારણા કરે તો એ ભગવાન થઈ જાય એવું ન થાય અને આ એમ છે આ આ તપ કરે તો ભગવાન જેવો થઈ જાય મદભાવ માગતા એવું કીધું બહુ જ્ઞાન તપસા પોતા મદભાવ માગતા એ કયું તપ જ્ઞાન જ્ઞાન તપ પોતા એમ કીધું ને જ્ઞાન તપ એટલે જ્ઞાન રૂપી તપ જ્ઞાન રૂપી તપ જ્ઞાન રૂપેણ તપેના પોતા મદભાવમાં કરતા એ કયો તપ કહેવાય તો ઈશ્વર જ્ઞાનાત ક્ષેત્રજ્ઞ શુદ્ધિ ભગવાનનું જ્ઞાન થાય તો આપણા ક્ષેત્રજ્ઞની શુદ્ધિ થઈ જાય આપણો જીવ છે એ પોતા જ્ઞાન તપસા પોતા મદભાવ માગતા એક ચાંદ્રાયણ બેડો પાર બીજું બીજું કરવું જ ન પડે એને એવું ભગવાનનું જ્ઞાન થાય તો એ પાછું ફરે જ નહીં એવું તો આપણે તો ચાંદ્રાયણમાં હરકી રીધમ પાડી દીધી હોય પછી પાણંદી ફરી જાય ને પાણીની ડબલ થઈ જાય પછી વળી પાછી પોણી થઈ જાય પાણીની અરે તો ઓલી આવે નહીં રેગ્યુલર હોય જગત વ્યાપાર વર્જમ પ્રકરણાત અસન્નિહિતત્વાચ મુક્તાત્માને જગતની ઉત્પત્તિ આદિથી રહિત સમાન ગુણયોગ પ્રાપ્ત થાય છે જ્યારે જગતની ઉત્પત્તિ કરવી એ આદિ બ્રહ્મના ગુણ છે તે પ્રકરણ છે અને તે વખતે મુક્તાત્માનું સાનિધ્ય હોતું નથી તેથી ભોગ માત્ર સામ્ય લિંગાચ ભોગ માત્ર સામ્ય લિંગાચ એના ભોગ છે એ સહબ્રહ્મણા વિપશ્ચિતા એમ ભગવાનના ધામમાં વી ગયા એટલે વિપસ્થિત થઈ ગયા ડાયા થઈ ગયા આ બધા ફરતા હોય ગાંડા કહેવાય એ ભગવાનના સહબ્રહ્મણા વિપસ્થિતા ભગવાનની હારો હાર જ એ પંક્તિમાં આગા પાછા બે જ ભગવાન એને બોલાવી લે કે આવો એક ટેબલ ઉપર બેહે બોસની આરે જમવાનું એવું બોસની આરે શું બોલું હાંજનું ભોજન એને શું કે ડિનર બોસની આરે ડિનર કરે બોસની હારે ડિનર કરવું એ ઇનામ છે ને બોસની હારે ડિનર કરે એ એક નું ઇનામ કહેવાય આ બીજી સ્કૂલોમાં છોકરાઓને કાંઈક ઇનામ દેવું હોય તો બોસની હારે ડિનર કરે યારે બોસના ટેબલ પાસે બે બેહારે ટેબલની હારે જ બે હારે એટલે ભગવાન છે એ અહીંથી જાય એટલે ઇનામ શું દે બોસની હારે ડિનર એ પછી ઓલું બપોરનું હોય તો શું કહેવાય લંચ થોડી કદાચ નહીં દેતા હોય પણ બોસ ને ડિનર દે ભોગ માત્ર સામ્ય લિંગાચ મુક્તાત્માને બ્રહ્મની પ્રાપ્તિ થાય સ્વરૂપ આવિર્ભાવ થાય એટલે કે બ્રહ્માનુભવરૂપ ભોગની જ સમાનતા મળે છે ભગવાનને જેવો પોતાનો અનુભવ છે સુખ અને આનંદ એવો ને એવો આને હોતે થાય ભગવાનને પોતાનો અનુભવ છે એવો ને એવો આને હોતે થાય ભગવદ અનુભવ અનુભવ એમ એ ભોગ છે ને એટલે સામે લિંગા પણ ભગવાન જે કામ કરે છે એ આ કરવા માંડે એમ નહીં આ લોકમાં કરે આ લોકમાં મારે સત્સંગ ફેલાવવા માટે ભગવાન આવ્યો હોય તો અહીં મને ફેલાવવા તો એને રાજીપો થઈ જાય ત્યાં તો ભગવાન કે દેતા નથી કે તમે બે હોવાન તને આરામ જ કરો આ દેવાય એવું નથી એટલે નગર આપણે પાછા ઓલા આપણે અહીંયા આપણને હેરાન કર્યા હોય એનો વારો પહેલાં લઈ મને હું ભજન કરતો તો ત્યાં મને આમ કરતા હતા અને હું નવો સાધુ થયો ત્યાં મારે ટીઝ કરતા હતા એટલે કાઢો એનો વારો એવું કરે એટલે ભગવાન આપણને એ દે નહીં નગર આપણે ઓલું ટીઝ કરતા હોય આપણને કોઈક ટીઝ કરતા હોય એનું વધારે વધારે ફળ આપી દઈએ અને ઓલું એને ક્યાંક સારું કર્યું એનું હમણાં નહીં એ પછી તારે વાંહેથી આપવાનું ઓલું ટીઝ કર્યો હતો ને એનું ફળ આપી દે એવું આપણે કરીએ એટલે આપણને ભગવાન છે એ ફળ આપવાનું આપતા નથી કામ કર કામકાજ કરવાનું આપે કરી આવો વાળી નાખો મંદિર અને બોસની યારે ડિનર આપે બહુ વધારે રાજી થઈ ગયા હોય તો લંચ હોતી કદાચ આપી દેતા હોય તો ભોગ સામ્યા તેવું કીધું ને ભોગ સામ્યા એક જ ટેબલ ઉપર ડિનર આપે મુક્તાત્માને બ્રહ્મની પ્રાપ્તિ થાય સ્વરૂપ આવિર્ભાવ થાય એટલે બ્રહ્માનુભવ રૂપ ભોગની જ સમાનતા મળે છે બ્રહ્માનુભવ એમ બ્રહ્માનુભવ એટલે ભગવાનનો અનુભવ ભગવાનને જેવો પોતાનો અનુભવ છે સુખરૂપ અને આનંદરૂપ એવો ને એવો જ આરે થાય કાંઈ ઓછો નહીં ભગવાન જેવો અનુભવ થાય એટલે ભગવાન જેવા છે એવા જ અનુભવાય એટલે આને કોઈ દી એવું પેલું વેનય કરતો નથી કે મને બોસની જગ્યા આપો એમ બોસની હારે ડિનરથી પૂરું જ માની લે એટલે બહુ થાય તો બોસની હારે લંચ માગે બહુ થાય ઓછું ઓછું પડતું હોય તો એ કોકને ઓછું પડતું એને જ વાત છે બધાને ઓછું ન પડે એ ડિનર થઈ ગયું તો ઘણું થઈ ગયું આમ તેમાં અવિદ્યાની ઉપાધિથી થયેલા ભેદનું વર્ણન તેમાં નથી પણ ઉપાધિ પછીની અવસ્થામાં પણ ભેદ વર્ણન આવે છે એટલે જવાબ શું છે અહીંયા પ્રસંગ શું છે ભગવાન છે ઉપર શ્રુતિથી કીધી તે પ્રમાણરૂપ નથી અવિદ્યાથી અવિદ્યાથી આચ્છાદિત છે એટલે હું તમે એમાં સમજ્યા એમ આ શ્લોકના અનુસંધાનમાં હું સમજ્યા શ્લોકના અનુસંધાનમાં શું સમજ્યા ભાઈ સ્વામીજી ભગવાનમાં ને જીવમાં ભેદ છે બે એક નથી સ્વતંત્ર છે ભગવાન અને ભગવાન સ્વતંત્ર છે એ તો છે તો છે તો એમાં શું વાંધો એમ તે અહીંયા લાવવાનું શું હતું એને ઓલા નિરાકાર વાળા એવું કીધું કે ભગવાન આ ભેદ છે એ તો ઔપાધિક છે એમ અવિદ્યા કલ્પિત છે એટલે એનો જવાબ હું આપ્યો ભેદ તો રહે છે ગમે પામે અવિદ્યા કલ્પિત નથી એમ ભગવાનના ધામમાં થોડો અવિદ્યા કલ્પિત હોય આ તો ન્યા જઈને ડિનર આપે છે કે ડિનર આપે છે હે બોસ ન્યારે ડિનર ક્યાં આ તો ન્યા થોડા અવિદ્યા કલ્પિત હોય એટલે ત્યાં તો પરમેનન્ટ છે ભેદ એ ભેદ અવિદ્યા કલ્પિત નથી પણ પરમેનન્ટ છે ત્યાં જઈને ડિનર આપે છે ને અહીં થોડા ડિનર આપવા આવે છે ભગવાન ત્યાં બોસની યાર ડિનર કરે છે એટલે એ ત્યાં તો પરમેનન્ટ છે એટલે અવિદ્યા કલ્પિત ભેદ નથી શ્રુતિઓમાં ભેદ કીધો છે પરમેનન્ટ કીધો છે એવો જવાબ દીધો વાંચે આમ તેમાં અવિદ્યાની ઉપાધિથી થયેલા ભેદનું વર્ણન તેમાં નથી પણ ઉપાધિ પછીની અવસ્થામાં પણ ભેદ વર્ણન આવે છે વળી ભગવાનના વરાહાદિક જે અવતાર તેનું યુક્તિએ કરીને ખંડન કર્યું હોય એવા શાસ્ત્ર સાંભળવા નહીં એમ આવું ખંડન કર્યું હોય તો એને એવા શાસ્ત્ર ન સાંભળવા અને આ શાસ્ત્રો પણ ન સાંભળવા કેટલાક લોકો ભગવાનના અવતારોનું ખંડન કરવા આ પ્રકારની યુક્તિઓ કહે છે કે સર્વેશ્વર પરમાત્મા ક્યારેય અવતરતા નથી અને જે અવતારે છે તે પણ માયિક રૂપે જ અવતારે છે આવા સિદ્ધાંતને પ્રતિપાદન કરનારા શાસ્ત્રોનો અત્યંત ત્યાગ કરવો પરબ્રહ્મ સ્વરૂપથી જ ઈજા પરબ્રહ્મ સ્વરૂપથી જ ઈચ્છા મુજબ અવતરે છે એમ શ્રુતિઓ પણ કહે છે અજાયમાનો બહુધા વિજાયતે કર્મવશ જન્મ તેમને નથી છતાં તે પરમાત્મા વિશેષ પ્રયોજનો માટે અનેક રૂપે અનેક વખતે અવતરે છે તસ્ય ધીરાહ પરિજાનંતી યોનિમ ધીર પુરુષો તેમના અવતારના હેતુઓને જાણે છે સ્મૃતિઓ પણ પરબ્રહ્મના અવતારનું પ્રતિપાદન કરે છે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતી ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધૂનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે બહુની મેં વ્યતીતાની જન્માની તવ ચાર્જુન તાન્યહમ વેદ સર્વાણી નત્વમ વેથ પરંતપ હે ભારત જ્યારે જ્યારે ધર્મની હાનિ અને અધર્મની વૃદ્ધિ થાય છે ત્યારે ત્યારે હું પોતાના રૂપને લોકો સમક્ષ પ્રગટ કરું છું સાધુ પુરુષોના રક્ષણ માટે પાપ કરવાવાળા દુષ્ટોનો વિનાશ કરવા માટે અને ધર્મની સ્થાપના માટે હું પ્રત્યેક યુગમાં પ્રગટ થાઉં છું હે પરંતપ અર્જુન મારા અને તારા ઘણા જન્મ થઈ ચૂક્યા છે એ બધાને તું નથી જાણતો પરંતુ હું જાણું છું સમસ્તાહ શક્ય સમસ્તાહ શક્તય ચેતા નૃપયત્ર પ્રતિષ્ઠિતા તદ્વિશ્વરૂપ વૈરૂપ્યમ રૂપમનન્ય ધરેર્મહત સમસ્ત શક્તિ રૂપાણી તત્કરોતિ જનેશ્વર દેવતિર્યગ મનુષ્યાદિ ચેષ્ટાવંતી સ્વલીલયા જગતામુપકારાય ન સા કર્મ નિમિત્તજા ચેષ્ટા તસ્યા પ્રમેયસ્ય વ્યાપિન્ય વ્યાવહતાત્મિકા હે નૃપ જેમાં આ સમગ્ર શક્તિઓ રહી છે તે ભગવાનનું વિશ્વરૂપથી વિલક્ષણ બીજું રૂપ છે હે નરેશ ભગવાનનું તેજ રૂપ પોતાના લીલાથી દેવ તિર્યગ અને મનુષ્યાદિની ચેષ્ટાઓથી યુક્ત સર્વશક્તિમય રૂપ ધારણ કરે છે આ રૂપોમાં અપ્રમેય ભગવાનની જે વ્યાપક અને અવ્યાહત ચેષ્ટા થાય છે તે સંસારના ઉપકાર માટે હોય છે કર્મજન્ય નહીં ઈચ્છા ગૃહિતાભિમતો રૂહદેહ સંસાધિતા શેષ જગત હિતો સૌ ઈચ્છા ગૃહિત અભિમતો હૃદય ઈચ્છા ગૃહિતા અભિમતો હૃદય ઈચ્છા ગૃહિતા અભિમતો હૃદેહ સંસાધિતા શેષ જગત હિતો અસૌ તેઓ પોતાની ઈચ્છાથી મનને અનુકૂળ મહાન શરીર ધારણ કરીને સમસ્ત સંસારનું કલ્યાણ સાધે છે યદા યદા હિ ધર્મસ્ય ક્ષયો વૃદ્ધિશ્ચ પાપમન તદા તો ભગવાન ઈશ આત્માન સૃજતે હરિહિ જ્યારે જ્યારે સંસારમાં ધર્મનો હ્રાસ અને પાપની વૃદ્ધિ થાય છે ત્યારે ત્યારે સર્વશક્તિમાન ભગવાન શ્રીહરિ અવતાર ધારણ કરે છે લીલા તનુહું સ્વકૃત સેતુ પરિપ્સયા યહ કાલે દધત જે ભગવાન પોતે સ્થાપેલી મર્યાદાનું પાલન કરવા માટે જ સમય સમય પર અનેક લીલાવતાર ગ્રહણ કરે છે ધર્માવનાયોરુ કૃતાવતારહ ધર્મની રક્ષા માટે અનેક અવતારને ધારણ કરનારા પરમાત્માના અવતાર સમયમાં તે સ્વરૂપને અપ્રાકૃત દિવ્ય કહ્યું છે અજોપી સન વ્યયાત્મા ભૂતાન અજોપી સન વ્યયાત્મા નવ્યયાત્મા અજોપી સન એક જ અર્ધો ન બોલ્યા ડબલ ના છે અજોપી સન અજોપી સન નવ્યયાત્મા અથવા તો અજોપી સન અવ્યયાત્મા બે માંથી એક બે માર બોલવાનું બે રીતે બોલાય અજોપી સન નવ્યયાત્મા અથવા તો અજોપી સન અવ્યયાત્મા અજોપી સન અવ્યયાત્મા ભૂતાનામ ઈશ્વરોપી સન પ્રકૃતિમ સ્વમધિષ્ઠાય માયયા હું અજન્મા અને અવિનાશી સ્વરૂપ હોવા છતાં અને સમસ્ત પ્રાણીઓનો ઈશ્વર હોવા છતાં મારી ઈચ્છાથી જીવો ઉપર કૃપા કરીને મારી માયાથી સંકલ્પથી પ્રગટ થાઉં છું ન તસ્ય પ્રાકૃતા મૂર્તિ માસ ન તસ્ય પ્રાકૃતા મૂર્તિર માસ ભેદો સ્થિત સંભવા માસ મેદોસ્થિ સંભવા પરમાત્માની મૂર્તિ માસ મેદ અને અસ્થિથી ભરેલી માયિક નથી ભૂત સંઘ સંસ્થાનો દેહોસ્ય પરમાત્મન આ પરમાત્માનું શરીર પંચભૂતોના અવયવોવાળું નથી જન્મ કર્મ ચમે દિવ્ય મેવમ યો વેત્તિ તત્વત ત્યક્વા દેહમ પુનર્જન્મ નૈતિ મામેતિ સોર્જુન નૈતિ મામેતિ સોર્જુન હે અર્જુન મારા જન્મ અને કર્મ અલૌકિક છે આ પ્રમાણે જે મનુષ્ય તેને બરાબર સમજી લે છે તે પોતાનું શરીર છોડીને અન્ય જન્મ નથી પામતો પરંતુ મને જ પામે છે અહીં કદાચ કોઈ શંકા કરે કે ઉપરના ગીતાના શ્લોકમાં કહ્યું કે આત્મ માયયા હું મારી માયાથી પ્રગટ થાઉં છું તેથી તેઓ અવતરે છે ત્યારે તેમને માયાનો સંબંધ રહેતો જણાય છે અર્થાત માયા સિવાય તેઓ પ્રગટ થતા નથી પણ આવી શંકા યોગ્ય નથી કારણ કે અહીંયા માયા શબ્દ પોતાનો સંકલ્પ અથવા કૃપાપરાયણતા છે માયા તું વયુનાર વયુનમ જ્ઞાનમ માયા તો વયુનમ જ્ઞાનમ માયા તો વયુનમ જ્ઞાનમ માયા વયુન અને જ્ઞાન એ ત્રણેય એક અર્થ કહેનારા પર્યાય છે માયાનો અર્થ દંભ અને કૃપા પણ થાય છે આમ વિશ્વકોશ કહે છે એટલે પોતાના સંકલ્પપૂર્વકની કૃપાથી અવતાર ધરું છું આવો અર્થ થાય છે અહીંયા માયા શબ્દનો એવો અર્થ માયા મમ માયા એમ કે બોલે અજોપી સન અવ્યયાત્મા ભૂતાનામ ઈશ્વરોપી સન પ્રકૃતિ સ્વામ અધિષ્ઠાય સંભવામી આત્મ આત્મ આત્મમાયા એટલે આત્મકૃપા કૃપાના સંકલ્પથી હું પૃથ્વી ઉપર આવું આત્મમાયા એટલે દંભ કરીને આવું છું એવું નથી આત્મમાયા એટલે માયાને આધીન થઈને આવું છું એવું નહીં આત્મમાયા એટલે મારા કૃપાના સંકલ્પથી કૃપા પરાયણ થઈને હું આવું છે મને એટલી બધી જીવ ઉપર દયા આવી જાય છે એટલે આવ્યા વિના રહેવાતું નથી પોતાના સંકલ્પ પૂર્વકની કૃપાથી અવતાર ધરું છું આવો અર્થ થાય છે સ્મૃતિ પણ કહે છે કે મૂર્તિનઃ પુરુ કૃપયા બભાર સત્વમ અપાર કૃપાથી આ વિશુદ્ધ સત્વમય સ્વરૂપ ધારણ કર્યું છે કૃપયાવતીર્ય કૃપા કરીને અવતરીને વગેરે શાસ્ત્ર તેમાં પ્રમાણરૂપ છે વસુદેવના પુત્ર શ્રીકૃષ્ણ પરબ્રહ્મ છે એમ ભાગવતાદી સ્મૃતિ ગ્રંથોમાં કહ્યું છે જેમ કે ત્રયામ ચોપનિષદ ભીશ્ચ સાંખ્ય યોગેશ્ચ સાત્વતેહી ઉપગીયમાન મહાત્મ્યમ ત્રયામ ચોપનિષદભિશ્ચ સાંખ્ય યોગેશ્ચ ઉપગીય માન મહાત્મ્યમ હરિમ સામ અન્ય હરિમ સામ સામન્યતામાત્મજ હરિંસા અમન્યતા આત્મજમ હરિંસા અમન્યતાત્મજમ સમગ્ર વેદ ઉપનિષદ સાંખ્ય યોગ તથા ભક્તગણ જેમનું મહાત્મ્ય ગાતા ગાતા ધરાતા નથી તે ભગવાનને યશોદાજી પોતાનો પુત્ર માનતા હતા ઉપગીયમાનમ એટલે હું ઉપગીયમાન મહાત્મ હરિંસા અમાન્યતા આત્મજમ એમ ઉપગીયમાન એટલે શું હે હરખથી ગાવ એમ જોર જોરથી ગાવ જેટલું બળ હોય એટલું એટલું જોરથી ગાવું મરતા મરતા એ ઉપગી માનમ ન કહેવાય આવી જડ્યા તો આવી ભરાણા ભાઈ આવી ભરાણા તો ઉપગી માનમ ન કહેવાય જોર જોરથી બળ ભર ગાવું એમના નામ ઉપગી માનમ ઉપગી માનમ નિવૃત્ત દર્શે રૂપગીયમાનમ ભવોષધમ શ્રોત્ર મનો વિરામાત નિવૃત્ત તરસૈ ઉપગીયમાન નિર્વાસની થઈ ગયા હોય એને પણ જોર જોરથી ગાયા ગાયેલા એમ જોર શું કરવા કરે વધી ગયું એટલે હે જોર શું કરવા કરે જોર શું કરવા કરે શું કરે જોર કરે એટલો અંદરથી કેફ હોય એટલે અંદરથી ફોર્સ આવે એટલે જોર કરે સમગ્ર વેદ ઉપનિષદ સાંખ્ય યોગ તથા ભક્તગણ જેમનું મહાત્મ્ય ગાતા ગાતા ધરાતા નથી તે ભગવાનને યશોદાજી પોતાનો પુત્ર માનતા હતા સવા અયમ સખ્યનું ગીત સદકથો વેદેશુ ગૃહ્યેશુ ચ ગુહ્યવાદીભિ હે સખી આ તેજ કૃષ્ણ છે જેની જેની સદર લીલાઓનું વર્ણન વેદોમાં અને બીજા ગોપનીય શાસ્ત્રોમાં વ્યાસ આદિ રહસ્યવાદી ઋષિઓએ કર્યું છે કૃષ્ણ ચ તત્ર છંદોભિ સ્તુયમાનમ સુવિસ્મિતા આશ્ચર્યચકિત નંદજી વગેરેએ જોયું કે બધા વેદ મૂર્તિમાન થઈને ભગવાન કૃષ્ણની સ્તુતિ કરી રહ્યા છે સવે કિલાયમ પુરુષ પુરાતનો ય એક આસિદ વિશેષ આત્મની હે સખીઓ આ તેજ સનાતન પરમ પુરુષ છે જે પ્રલય વખતે પણ પોતાના અદ્વિતીય માયિક વિશેષ રહિત સ્વરૂપે સ્થિર રહે છે તમ બ્રહ્મ પરમમ સાક્ષાત ભગવત ભગવંતમ મધોક્ષજમ ભગવંતમ અધોક્ષજમ ભગવંતમ અધોક્ષજમ મનુષ્ય દ્રષ્ટિયા દુષ્પ્રજ્ઞા મર્યાત્મન મર્ત્યાત્માનો મર્ત્યાત્મનો ન મે નિરે નહીં મર્ત્યાત્માનો ન મે નિરે ન મેરી રે ન મે નિરે નહીં મર્ત્યાત્મનો ન મે નિરે મર્ત્યાત્માનો મર્ત્યાત્માનો નમે નિરે મર્ત્યાત્માનો નમે નિરે બોલો તે ઇન્દ્રિયાતીત પર પરબ્રહ્મ ભગવાન કૃષ્ણ ભાત મંગાવતા હતા પણ એ મૂર્ખાઓ દેહાભિમાની હતા એટલે તેમણે ભગવાનને પણ મનુષ્ય માન્યા અને તેમનું સન્માન ન કર્યું નમસ્તુભ્યમ ભગવતે બ્રહ્મણે પરમાત્મને આપ ભક્તોના ભગવાન છો વેદાંતિઓના બ્રહ્મ છો અને યોગીઓના પરમાત્મા છો હું આપને નમસ્કાર કરું છું નિરંજનમ નિર્ગુણમ મદ્વયમ પરમ ત્વામ જ્ઞપ્તિ માત્રમ પુરુષમ વ્રજામ્યહમ આપ માયાના સંબંધે રહિત ગુણાતીત એક અદ્વિતીય ચિત્ત સ્વરૂપ પરમ પુરુષ છો તેથી હું આપનું સ્મરણ સ્વીકારું છું શપતો રસ વિષ્ણુ શપતો શપતો રસકૃત શપતો રસકૃત વિષ્ણુ યદ બ્રહ્મ પરમ પરમ વ્યયમ અવિનાશી પરબ્રહ્મ ભગવાન શ્રીકૃષ્ણને તે શિશુપાલ અને દંતવક્ર ગાળો દેતા હતા એકસ્ત્વમાત્મા પુરુષ પુરાણ સત્ય સ્વયં જ્યોતિ અનંત આદ્ય હે પ્રભો આપ એકમાત્ર સત્ય છો પુરાણ પુરુષ છો સ્વયં પ્રકાશ છો અનંત છો અને આદ્ય છો આ બધા શ્રીકૃષ્ણને પરબ્રહ્મ કહેનારા પ્રમાણ વાક્યો છે જે અસુર સ્વભાવના લોકો ભગવાનના અવતારોની અવજ્ઞા કરે છે તે બાબતમાં ભગવાન શ્રીકૃષ્ણ ગીતામાં કહે છે કે ભગવાનના અવતારની અવજ્ઞા ન કરાય એને હલકા બહુ નહીં કહેવાય મહારાજને મોટા કહેવાના પણ અવતારની અવજ્ઞા કરે છે અવતાર અવતારસ્ય અવજ્ઞા મેં કુરવંતી તાન આસુર પ્રકૃતિ આસુર પ્રકૃતિ આહ ભગવાને અવતાર ભગવાનના અવતારો છે એની બહુ અવજ્ઞા કરે અને એની નિંદા કરે તો એ આસુર ભાવ કહેવાય એવું ન કરવું એવું મહારાજ કીધું શિક્ષા જે અસુર સ્વભાવના લોકો ભગવાનના અવતારોની અવજ્ઞા કરે છે તે બાબતમાં ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં કહે છે કે અવજાનંતી મામ મૂઢા માનુષીમ તનુમાશ્રિતમ પરમ ભાવમ જાનંતો મમ ભૂત મહેશ્વરમ મોઘાશા મોઘ કર્મણો મોઘ જ્ઞાના વિચેતસ વિચેતસ રાક્ષસીમ માસુરીમ ચૈવ પ્રકૃતિમ મોહિનીમ શ્રિતા મારા પરભાવને નહીં જાણનારા મૂઢ લોકો મનુષ્ય રૂપે રહેલા તથા સંપૂર્ણ ભૂલોના મહેશ્વર આવા મને તુચ્છ ગણીને સાધારણ મનુષ્ય માને છે પણ તેઓ વ્યર્થ આશા વ્યર્થ કર્મ અને વ્યર્થ જ્ઞાનવાળા વિહવળ ચિતના છે તે અજ્ઞાની લોકો રાક્ષસી અને આસુરી મોહિની પ્રકૃતિને આશરીને રહ્યા છે તાનહમ દ્વિશત ક્રૂરાન સંસારેશુ નરાધમાન ક્ષિપામ્યજ ક્ષિપામ્યજસ્ત્ર યજસ્ત્ર યજસ્ત્ર મશુભા નાસુ શ્વૈવ યોનિષુ આસુરીમ યોનિમા આસુરીમ યોનિમાપન્ના મૂઢા જન્મની જન્મની મામ પ્રાપ્યૈવ કૌંતેય તતો યાંત તતો યાંત્ય ધમામ ગતિમ એ દ્વેષ કરવાવાળા પાપ આચરનારા અને ક્રૂર કર્મી નરાધમોને હું સંસારમાં વારંવાર આસુરી યોનિઓમાં જ નાખું છું હે અર્જુન તે મૂઢ લોકો મને નહીં પામીને હરેક જન્મમાં આસુરી યોનિને પામે છે અને પછી તેનાથી પણ ઉતરતી નીચ ગતિને પામે છે અવ્યક્તમ વ્યક્તિમાપન્નમ મન્યતે મામ બુદ્ધય પરમ ભાવમ જાનંતો મમાવ્યય મનુત્તમમ નાહમ પ્રકાશ સર્વસ્ય યોગ માયા સમાવૃત મૂઢોયમ જાનાતી લોકો મામજમ વ્યયમ લોકો મામ અજમ અવ્યયમ લોકો મામ અજમ લોકો મામ અજમ અવ્યયમ એમ લોકો મામ અજમ અવ્યયમ અર્ધો અક્ષર જ્યારે સ્વરની અરે જોડાયેલો હોય તો એ ક્યાં બોલવાનો પાછલા શબ્દ ને માં નો મ અજબ ની આરે બોલવાનું માં મજમ અવ્યયમ માં મજ પછી અજમ નો મ લોકો માં મજવ્ય મજમ અવ્યયમ લોકો માં મજ લોકો માં મજબ મવ્યયમ મજમ ન્યારે અરે તમે ન્યા હોતે મજમ બોલી નાખો છો જની મ હાવ આવવો જ ન જોઈએ લોકો માં મજમ અવ્યયમ લોકો માં મજમ અવ્યયમ બુદ્ધિહીન મનુષ્યો મારા સર્વોત્તમ અવિનાશી પરમ ભાવને ઓળખતા નથી ઇન્દ્રિયાતીત પરમાત્મા એવા મને સાધારણ મનુષ્યની જેમ જન્મેલો માને છે પોતાની યોગમાયાથી છુપાયેલો હું સહુની આગળ પ્રત્યક્ષ રહેતો નથી આથી અજ્ઞાની લોકો મને અજન્મા અને અવિનાશી નહીં સમજીને જન્મ લેનાર તથા મૃત્યુ પામનાર સમજે છે પરબ્રહ્મ શ્રી કૃષ્ણ ભગવાનનું તથા તેમના અવતારોનું નિરાકારપણું અને નિર્ગુણપણું જેમાં પ્રતિપાદન કર્યું હોય આવા શાસ્ત્રોને ન માનવા એમ કહ્યું એનાથી એ પણ આપોઆપ નક્કી થઈ જાય છે કે મુક્તાત્માઓનું નિરાકારપણું અને નિર્ગુણપણું જેમાં પ્રતિપાદન કર્યું હોય આવા શાસ્ત્રોને પણ ન માનવા તેવી જ રીતે ભગવાન ભગવાનનું જેમાં નિરાકારપણું ને નિર્ગુણપણું પ્રતિપાદન કર્યું હોય એવા શાસ્ત્રો ન માનવા એવું કીધું એની ઉપરથી ભગવાનના મુક્તો ન હોતા નિર્ગુણ ને નિરાકાર ન માનવા એવું સમજવું આપણે શું સમજવાનું ભગવાન ને ભગવાન મુક્ત બધા તમે નિરાકાર છો એમ ન કેવું એવું કે આપણે શું હે તમે નિરાકાર છો ઋષિ સાહેબ કેવું તમે નિરાકાર છો એવું ન કેવું તો એવું કે એ તો બીજે ઠેકાણ કીધું છે એ તો અહીં નથી કીધું ને કે અહીંયા હોતે લઈ લેવાનું એને નિર્ગુણ ન કહેવાય એમ એને દિવ્ય ગુણ વાળા કહેવાય એને માયિક ગુણવાળા ન કહેવા તેવી જ રીતે મુક્તોને પરમાત્મા સાથે પરમ સમાનતા મળવી તે જ મુક્તિનું સ્વરૂપ છે આમ ધારીને મુક્તોમાં કલ્યાણ ગુણો આવે અને તેમના વિગ્રહ પણ દિવ્ય હોય છે એમ શ્રુતિઓ અને સ્મૃતિઓથી પ્રતિપાદન કર્યું છે જેમ કે તદા વિદ્વાન પુણ્ય પાપે વિધોય નિરંજન પરમમ સામ્ય મુપૈતી ત્યારે બ્રહ્મના સ્વરૂપને જાણનારો જીવ પુણ્ય અને પાપને ખંખેરી નાખીને નિર્વાસનિકપણે પરમ સામ્યપણાને પામે છે ભગવાન જેવા નિર્વાસનિક છે એવો થઈ જાય છે યાર સામ્યપણે પામી જાય છે એટલે ભોગ જ્ઞાન નહીં નિર્વાસનિક ને ભગવાન જેવા નિર્વાસનિક છે એવો એ નિર્વાસનિક થઈ જાય છે અપહત પાપમાં વિજરો વિમૃત્યુર વિશોકો વિજિઘત્સો અપિપાસહ સત્યકામ સત્ય સંકલ્પ આ પરબ્રહ્મ પુણ્યપાપથી રહિત શુદ્ધ છે વૃદ્ધાવસ્થા તેને નથી તેને મૃત્યુ નથી શોક નથી ભૂખ અને તૃષા નથી ભોગ્ય ભોગોપકરણ ભોગ સ્થાનરૂપ નિત્ય કલ્યાણ ગુણવાળા છે અને સત્ય સંકલ્પવાળા છે સોસનું તે સર્વાન કામાન સહ બ્રહ્મણા વિપશ્ચિતા આ બધું આવ્યું ને સહ બ્રહ્મણા વિપશ્ચિતા આગળ આપણે કહેતા હતા સોસનું તે સર્વાન કામાન સર્વાન કામાન સહ બ્રહ્મણા વિપશ્ચિતા એક ટેબલ ઉપર એમ કે ડિનર લે બધાયા સહબ્રહ્મણા વિપસ્થિતા એ બધા મુક્તો છે એ અસનુતે અસનુતે એટલે શું છે ખાય એટલે ભોગવે છે સહબ્રહ્મણ આવી પછી ભગવાન હારે રાખીને બધે ભોગવે તે ઉપાસક પરમ દિવ્ય અક્ષરધામમાં પરમાત્માના ગુણોને બ્રહ્મની સાથે અનુભવે છે પણ ત્યાં ગુણોને અનુભવે છે ભગવાન પોતાના ગુણોને અનુભવે છે અને ઓલા મુક્તો હતે અનુભવે છે ભગવાનના ગુણોને એ પોતાના ગુણોને અનુભવતા નથી પોતાના ગુણોને અનુભવવાની તો પ્રોબ્લેમ અહીંયા જ છે કે મારા બહુ ગુણ છે અને આ કોઈ અનુભવતા નથી મને એકલાને જ અનુભવ થાય છે વેચીને ખાવું એવું કીધું ને તેને ત્યક્ત ભૂંજી થાય એટલે કોઈ વહેંચણીમાં ભાગ નથી પડાવતા મારા ગુણોમાં એમ એટલે એ પ્રોબ્લેમ આવ્યા છે ન્યાય એવું નથી એમ પોતાના ગુણો નથી ખાતા એ બીજાના ગુણો ઉપર જ તરાપ મારે છે બીજાના ગુણો કોણ ભગવાનના ગુણો ભગવાનના ગુણોને સબ્રહ્મણા વિપસ્થિત એમ સોહસનું તે સર્વાન કામાન ભગવાનના સર્વ ગુણો છે અને ભગવાનનું સ્વરૂપ એને સહબ્રહ્મણા વિપસ્થિતા ભગવાન જેવું અનુભવે છે એવું ને એવું આ બધા અનુભવે છે અહીંયા આ તકલીફ છે મોટી એમ કે મારા ગુણોને કોઈ અનુભવતું નથી એમ ગણકારતા નથી એમ અનુભવવાના એટલે શું છે મારા ગુણોને કોઈ નોંધ જ લેતું નથી હું કેટલો ગુણવાન છું ન્યાય પ્રોબ્લેમ બહુ નથી એવો સોસનું તે સર્વાન કામાન તમને ક્યારે એવું ફીલ થાય છે કે નહીં કે કઈ આપણે કઈ આપણું કઈ ગણતરી તો આમાં કરી રાખી તો એ ગણતરી તો આવતી નથી કેવી હારી હાવ પાવભાજી કરીને ખવડાવી તો કોઈ નોંધ લેતો નથી ટોપરાની ચટણી ખવડાવી તો કોઈ નોંધ લે નહીં એવું કઈ કરો કે નથી કરતા સોષ્ણુતે સર્વાન કામાન સહ બ્રહ્મણા વિપશ્ચિતા તે ઉપાસક પરમ દિવ્ય અક્ષરધામમાં ખાય ને ખદોડી જાય એટલું બધું કેટલું બધું ખાઈ જાય નોંધ ન લે એવું ચટણી જોઈ તો દોથો એક પણ પછી એમ કહે નહીં કે હારી થઈ છે એમ અને બહુ થાય તો ચટણીને હારી કે પણ એને બદલે મને તો હારો જ ન જ કહેવાય ખાઈ જાય ખાંડીએ પાછા વખાણ ન કરે કા એટલે ત્યાં એવો પ્રશ્ન નથી એમ ત્યાં તો એ લોકો બીજાના જ વખાણ કરે છે સોષ્ણુ તે સર્વાન કામાન સહ બ્રહ્મણા વિપશ્ચિતા તે ઉપાસક પરમ દિવ્ય અક્ષરધામમાં પરમાત્માના ગુણોને બ્રહ્મની સાથે અનુભવે છે કામાની કામરૂપ્યનું સંચરણ સ્વેચ્છાનુસારે ભોગવનારો સ્વેચ્છા પ્રમાણે રૂપવાળો થનારો આ બધા લોકોમાં વિચરણ કરતો સસ્વરાટ ભવતી તે સ્વરાટ વિધિ નિષેધથી પર થઈ જાય છે સ એકધા ભવત સ એકધા ભવતી દ્વિધા ભવતી ત્રિધા ભવતી સત સત્સંકલ્પવાળો થઈને એક રૂપે બે રૂપે કે ત્રણ રૂપે થાય છે સૂક્ષ્મ દેહમ પરિત્યાજ્ય પરિત્યાજ્ય સૂર્યકોટિ સમપ્રભમ શરીરમ દિવ્યમાસાદ્ય ભાતિ ચારુ ચતુર્ભુજમ મુમુક્ષુ જીવાત્મા મુક્તિ અવસ્થાના પ્રારંભમાં સૂક્ષ્મ દેહને છોડીને કરોડો સૂર્યના જેવું તેજસ્વી દિવ્ય શરીર પામીને સુંદર ચતુર્ભુજ રૂપે શોભે છે દેહેન્દ્રિયા સુહિના નામ દેહેન્દ્રિયા સુહીનાનામ દેહેન્દ્રિયાસુ હિના નામ હિનાનામ વૈકુંઠપુરવાસીનામ વૈકુંઠ લોકના નિવાસી માયિક દેહ ઇન્દ્રિયો અને પ્રાણથી રહિત હોય છે અર્થાત દિવ્ય દેહવાળા હોય છે વાસુદેવ મહાત્મ્યમાં કહ્યું છે કે તમ વિક્ષમાણેન ચ તેન દ્રષ્ટવા તમ વિક્ષમાણેન ચ તેન દ્રષ્ટા ભક્તો તમઃ શ્રી પુરુષોત્તમસ્ય અતીન્દ્રિયા નિર્ગત સર્વ પાપા નિષ્પદ્ય નિષ્પંદહીનાશ્ચ સુગંધિનશ્ચ દ્વિબાહવ દ્વિબાહવઃ કોપી ચતુર્ભુજાશ્ચ કેપી દ્વિબાહવઃ કેપી ચતુર્ભુજાશ્ચ શ્વેતાશ્ચ કેચિન્ન વીર કેચિન્નવનીરદાભાઃ શ્વેતાશ્ચ કેચિન્નવનીરદાભાઃ પદ્મચ્છાદાક્ષા પદ્મચ્છદાક્ષાઃ સમમાનગાત્રાઃ સુરૂપદિવ્યાવયાભ સ્વરૂપ દિવ્યાવયવાહા સુસારાહા તેમના દર્શન કરનારા તે ભક્તે શ્રી પુરુષોત્તમ ભગવાનના શ્રેષ્ઠ ભક્તોને દેખ્યા તેઓ અતિન્દ્રિય જ્ઞાન અતિન્દ્રિય જ્ઞાનવાળા હતા સર્વ પાપોથી રહિત હતા આંખની પલક વિના આંખની પલક વિનાના હતા અને સુગંધી હતા કેટલાક દ્વિભુજ અને ચતુર્ભુજ હતા કેટલાક શ્વેતવર્ણમાં હતા તો કેટલાક નવીન મેઘના સમાન કાંતિવાળા હતા આપણે હોય છે ને કોઈ શ્યામ વર્ણના ભક્ત મુક્ત હોય એવી રીતે ન્યા હોતી છે ત્યાં કંઈ બધા કે ધોળા ધોળા જ ભક્ત હોય ને કોઈ શ્યામ ભક્ત હોય વેરાયટી તો જોઈ તો ન્યાય હોતી કેટલાક શ્વેતવર્ણના હતા તો કેટલાક નવીન મેઘના સમાન કાંતિમાન હતા તેમની આંખો કમળની પાખડીના જેવી હતી એક સમાન માપથી શરીર હતા રૂપાનુભવ દિવ્ય અવયવ હતા તથા સારા સશક્ત હતા દિવ્યમ કૃષ્ણસ્ય રૂપમ ભવતી ચ સતતમ તસ્ય લોકોપી દિવ્યો દિવ્યા ભોગાશ્ચ ભોગ્યાન્યપી ચ ભગવતસ્તસ્ય દિવ્યાની સંતિ દિવ્યા વૈ પાર્ષદાશ્ચ પ્રકટિત નૂતનો શક્તયસ્તસ્ય દિવ્યા દિવ્યા ભક્તાશ્ચ સર્વે જગતિ હે સંતિ દિવ્યા ક્રિયાશ્ચ સત્સંગી જીવનનો શ્લોક છે ભગવાન શ્રીકૃષ્ણનું સ્વરૂપ સતત દિવ્ય છે તેમનો લોક દિવ્ય છે ભોગ અને ભોગ્ય પદાર્થ પણ દિવ્ય છે સાક્ષાત માનવ રૂપમાં રહેલા તે શ્રીહરિના પાર્ષદો શક્તિઓ અને ભક્તો દિવ્ય છે તથા તેમની બધી ક્રિયાઓ પણ દિવ્ય છે માટે શ્રીકૃષ્ણ ભગવાન પરબ્રહ્મ છે સમગ્ર કલ્યાણ ગુણોના નિધિ છે ત્યાજ્ય દોષોથી રહિત છે તેમનું શરીર દિવ્ય છે આ બધી બાબતોનું પ્રતિપાદન કરનારા શાસ્ત્ર હોય તે માનવા તેમજ શ્રીકૃષ્ણ ભગવાનના બધા અવતારો ત્યાજ્ય દોષો તેનાથી રહિત છે કલ્યાણ ગુણ સંપન્ન છે અને દિવ્ય વિગ્રહવાળા છે એમ તેનું પ્રતિપાદન કરનારા જે શાસ્ત્ર હોય તેને માનવા વળી મુક્તોને પરબ્રહ્મના ધામની પ્રાપ્તિ કલ્યાણકારી ગુણોનો આવિર્ભાવ અને દિવ્ય શરીરની પ્રાપ્તિ આવું બધું જેમાં પ્રતિપાદન કર્યું હોય તેવા શાસ્ત્રોને જ અમારા આશ્રિતોએ માનવા આ સિવાયનાને માનવા નહીં હવે જાજો કહેવું નથી આ દુનિયામાં મનુષ્યો અનેક પ્રકારના મતને માનતા હોય છે તેમાં કેટલાક એમ માને છે કે આ જગતમાં પ્રત્યેક વસ્તુ પોતપોતાના બીજમાંથી ઉપજે છે કોઈ એક ઈશ્વર નથી ત્યારે બીજા કોઈ વળી એમ માને છે કે આ સંસાર પૂર્વકર્મથી જ ઉત્પન્ન થાય છે અને ચાલે છે આનો કોઈ એક કરતા નથી અન્ય તો ઈશ્વરને માયામાં રાગવાળા કહે છે તો તેનાથી બીજા લોકો ઈશ્વરને નિત્ય માયાથી રહિત અને લોકોની ઉત્પત્તિ કે પ્રલયથી રહિત અને મુક્તો પણ તેને પામી શકતા નથી આવું કહે છે કેટલાક પરમેશ્વરને માયાના રંગ રંગમાં રંગાયેલા ગણે છે તો તે સિવાયના અન્ય કહે છે કે જે પરબ્રહ્મ છે તે તો સમગ્ર દિવ્ય ગુણોથી વિભૂષિત છે કોઈ એમ પણ કહે છે કે આ સર્વ જગતનું મૂળ કારણ તો શ્રી કૃષ્ણથી જુદું જ છે વળી અમુક એવું પણ કહે છે કે બ્રહ્મ ક્યારેય અવતરે જ નહીં કેટલાક એવું કહે છે કે અવતરેલા પરમ પુરુષ પરમાત્માનું સ્વરૂપ માયાથી પર નથી કારણ કે તેમનામાં પણ માયાના સત્વ રજસ અને તમસ આ ત્રણ ગુણો રહ્યા હોય છે આ ઉપર કહ્યા તે બધા કુત્સિત જ્ઞાનીઓ અજ્ઞાનીઓના વાદો મત છે જગતને મોહ પમાડીને કુમાર્ગે લઈ જનારા છે માટે શુદ્ધ સત્વપ્રધાન વૈદિક માર્ગના અનુયાયીઓને તો તે મતોનો તે મતોને થોડા રૂપમાં પણ ન સ્વીકારવા સ્વામી મહારાજની